લગભગ બાર શ્લોક થયા હતા હેલો હેલો સંભળાય છે બોલો હા જેજી ચૌદ શ્લોક થયા છે અને પંદર પંદરમા શ્લોક થી કરવાનું છે ત્રીજા અધ્યાય નું કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ય બ્રહ્મોદ્ભવમ જીજી આજે ગીતાજી કરવાનું છે અત્યારે તો શું છે જી જેજી ગીતાજી નો છે ને મારો ના હા જીજી હા એટલે અચ્છા બુધવાર છે આ તો જે કરવાનું હોય કાલે ના કહ્યું કે રાજાને આજ્ઞા પ્રમાણે જે જે માતા ખાલી કહું છું એટલે પંદરમા શ્લોકથી કાલે ના કહ્યું હતું કે એમને અનુકૂળ નથી એમ કહ્યું હતું જે રાજાએ અચ્છા એવું છે બસ તો ઠીક છે તો કાલે કરશું તમે લોકો પુસ્તક ને બધું રાખ્યું છે સાથે હા હા જે છે અમારે તો વિદ્યાપીઠ ઉપર તો છે જે સારું તો પણ તમારે કહેતા હતા ને ગયે વખતે કઈ પ્રશ્ન હતા ગીતા ગીતાના સંબંધમાં એ તો હું ઘરે ગુજરાતી પુસ્તક માંથી હતું લાવ ગોતી લ્યો The recording has started. ગુજરાતી ઓગણત્રીસ નંબરનું પેજ છે ગુજરાતીમાં જે હું બોલું બોલો અન્વય અને શબ્દાર્થ શ્રી મૂળશંકર શાસ્ત્રીકૃત અને શ્લોકાર્થ વિવેચન શ્રી નાનુલાલ ગાંધીકૃત હોવાથી તે બે વચ્ચે સર્વત્ર એક વાક્યતા જળવાઈ ન હોય તે સંભવ છે તેથી ગ્રંથનું ગહન અધ્યયન કરનારા જિજ્ઞાસુ વાચકોએ તે બંને સ્વતંત્ર કૃતિઓ છે તે વાત ધ્યાનમાં રાખવી જોઈએ એટલે આ જે ગુજરાતી જે પુસ્તક છે ને એમાં એટલે નાનુલાલ ગાંધીએ આ ગીતાજીના શ્લોક પર કોઈ ટીકા નથી કરી જે અરે સોરી અને નાનુલાલ ગાંધીની આ ટીકા છે અને મૂળશંકર શાસ્ત્રીનો જે અન્વય છે તો મૂળ મૂળશંકર શાસ્ત્રીની ટીકા નથી આના ઉપર કેમ નાનુલાલ ગાંધીની ટીકા લીધી અહીંયા આગળ મૂળશંકર શાસ્ત્રીનો વિશેષ છે ટીકા નથી એમ એટલે એમણે કર્યું છે જરૂર પણ પુષ્ટિ માર્ગ અનુસારી એમનું નથી પણ જેટલું ઉપયોગી જણાયું છે એટલું એમાં વિશેષ એ રીતે શીર્ષક આપી અને જૂના પુસ્તકમાં લીધેલું છે બરાબર એટલે પુષ્ટિ માર્ગ નથી એટલે એમને વિશેષ લીધું હા બાકી એક મિનિટ હા આજે એક પ્રશ્ન એમ હતો કે અહીંયા જે કર્મયોગ ત્રીજો જે અધ્યાય છે ને એ કર્મયોગ છે હવે કર્મયોગમાં ભક્તિ માર્ગની દ્રષ્ટિએ કર્મનું નિરૂપણ અહીંયા કરેલું છે કે જો આપણે જેવી રીતે બીજા અધ્યાય બીજા અધ્યાયની અંદર જોયું કે કોઈ વ્યવસાયિકનિકા એટલે કે નિશ્ચયાત્મિકા વાળો થઈ અને જો કર્મ કરે છે તો જ તો એ કર્મ યોગ થાય છે તો એ ભક્તિ યોગ થાય છે તો એ તો એ બરાબર વાત છે એમ અહીંયા એ અધ્યાયનો અને અત્યારે પણ એ જ વાત ચાલી રહી છે તો ભક્તિ માર્ગની અંદર તો આ વસ્તુ શક્ય બનશે કે ભગવદ અર્થ કર્મ આપણે કરી શકીશું મતલબ ભક્ત કરી શકશે પણ મર્યાદા માર્ગ ની અંદર આવી કોઈ વ્યવસ્થા છે દાખલા તરીકે કર્મ માર્ગ જ્ઞાન માર્ગ કે ઉપાસના ભક્તિ માર્ગ છે તો એ એ લોકોને આવો યોગ સિદ્ધ કરવા માટે શું કરશે એ લોકો જે છે સમજો ને શું કહેવા માંગો છો ભક્તિ હું એ જ કહેવા માંગુ છું કે આવો જો આજે કર્મ બતાવેલા છે એ ભગવદ અર્થ કરવા જોઈએ એમ અત્યાર સુધી આપણે સમજ્યા એ તો બરાબર જ છે પણ મર્યાદા માર્ગ ની અંદર કર્મ જ્ઞાન કે ભક્તિ એ ભગવદ અર્થ કેવી રીતે થશે હું એમ પૂછું છું કામ કેવી રીતે થશે ભગવદ અર્થ એમાં એવું છે કે અહીંયા ભગવાને જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ કંઈ કેવલ અર્જુનના અધિકારને લક્ષ્યમાં રાખીને બધા ઉપદેશ આપેલા હોય એવું નથી અને એવું પણ કોઈ નિયમ નથી કે ભગવદ અર્થ કર્મ કેવલ ભક્તે જ કરવાનું હોય છે બીજાએ નહીં જે ભક્ત નથી તે પણ ભગવદાર્થ તો કરે જ ને કેમ કે ભગવાન જે છે એ સૃષ્ટિ કરતા છે સૃષ્ટિના સ્વામી છે તો એમની આજ્ઞાને અધીન રહીને એમની પ્રસન્નતા માટે કર્મ કરવા એ તો જે શુદ્ધ કર્મ માર્ગી હોય એના માટે પણ એ ઉત્તમ જ વાત છે એના માટે એનું ભક્ત થવું કઈ જરૂરી નથી કરશે ને કરશે એ પ્રમાણે પણ જે શુદ્ધ કર્મ માર્ગી હશે એને પણ કર્મનું ફલ છે એ ભગવદ અર્પણ કરવાની દ્રષ્ટિથી ભગવદ આજ્ઞાના પાલનના રૂપમાં નિષ્કામ કર્મ કરવું ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરવું એ તો કર્મ માર્ગી માટે પણ કહેવામાં આવ્યું જ છે ને એક દ્રષ્ટિકોણ એ મર્યાદા માર્ગ અને એક પુષ્ટિ માર્ગ તો માર્ગ ની અંદર એ એ રીતે જો કર્મ થાય છે નિષ્કામ કર્મ તો સાક્ષાત ભગવત પ્રાપ્તિ થાય છે તો મર્યાદા ની અંદર એ એ પ્રકારની ભક્તિથી મતલબ એવા કર્મ થી શું ફળ મળે મર્યાદા માર્ગી ફળ મળશે ને જે કરુ માર્ગી હશે એને કરુ માર્ગી ફળ મળશે એટલે હું એ જ પૂછું છું એટલે આપણે જે સર્વનિર્ણયની અંદર જોયું કે એક યજ્ઞ યજ્ઞ જો કોઈ આવી રીતે બ્રહ્મ જ્ઞાન પૂર્વક નિષ્કામ યજ્ઞ કરે તો એને યજ્ઞ નારાયણ સ્વરૂપ પ્રગટ પ્રાપ્ત થાય તો એ આ કર્મનો પ્રકાર છે હા બસ હું એ જ પૂછું છું અને જ્ઞાન માર્ગ ની અંદર એનું ફળ આ અક્ષર અક્ષર બ્રહ્મ ની પ્રાપ્તિ છે એ છે તેનું ફળ આવું નિષ્કામ કોઈ જ્ઞાન પ્રાપ્ત કરે તો એને શું થાય કામ જ હોવાનું ને જ્ઞાનમાં સકામતાનો ક્યાં પ્રશ્ન છે હા તો એને શું થાય પણ અક્ષર બ્રહ્મ ની પ્રાપ્તિ થાય હા એનું અંતિમ લય છે અક્ષર અક્ષરમાં થશે હા એટલે હું એ જ પૂછી હતી કે ત્યાં આગળ નિષ્કામ કર્મના જે ફળ છે એ પ્રમાણે ફળ મળે એમ બસ મને એ જ પૂછવાનું અને એને આ ભગવદત્ત કરેલા જ કહેવાય એ કર્મ પણ એમ હા હા હા જજે બસ હવે નથી મારી બુક નથી મારી જોડે હલો જજે હા આ ત્રીજા અધ્યાયમાં છે ને અહીંયા જે શ્લોકમાં શ્લોક નંબર ચાર ને પાંચ જે છે ચારમાં એવું કીધું છે કે કર્મનો આરંભ નહીં કરવાથી પુરુષ નૈષ્કર્મ્ય પ્રાપ્ત કરતો નથી તેમજ કર્મના સંન્યાસથી જ સિદ્ધિ પ્રાપ્ત કરતો નથી અહીંયા આ વાત કહી ચોથા શ્લોકમાં એટલે કર્મનો કર્મ કરવું કે નહીં કરવું એના બાબતમાં કહ્યું અને પાંચમામાં એવું કહ્યું કે કોઈ પણ કર્મ વગર રહી શકતો નથી તો પછી નૈષ્કર્મ્ય એ એ તો એ શબ્દ જૂઠો પડી જાય ને એ શબ્દ શેના માટે જો કોઈ કર્મ વગર રહી જ ન શકતો તો નૈષ્કર્મ્ય શબ્દની સાર્થકતા શું એ તો અહીંયા વિરોધાભાસ બતાવી રહ્યા છે ને કે જેના મગજમાં એવું ભૂસું ભરાઈ ગયું છે કે નૈષ્કર્મ્ય એ બહુ મોટી સિદ્ધિ છે એ કાઢી નાખવું જોઈએ નૈષ્કર્મ્યનો જે અર્થ સામાન્ય રીતે સમજવામાં આવે છે કર્મ ત્યાગ કે કર્મ રહિત હોવું એ જીવિત પ્રાણી માટે સંભવ જ નથી એટલે ન તો કર્મનો અનારંભ એ નૈષ્કર્મ્ય છે કે ન કર્મનો ત્યાગ નૈષ્કર્મ્ય છે એ બંને ખોટી સમજ છે શા માટે ખોટી છે કેમ કે કર્મ કર્મરહિત કોઈ પ્રાણી રહી જ ન શકે જ્યાં સુધી જીવ છે કર્મ તો એના પાછળ અનિચ્છા પણ લાગેલું જ રહેવાનું છે એટલે એ ભ્રાંતિ મનમાંથી કાઢી લેવી જોઈએ કે મનુષ્ય નિષ્કર્મી પ્રાપ્ત કરવું એ કંઈ એના જીવનનું એક લક્ષ્ય છે એટલે જે લોકોએ આવા નૈષ્કર્મીને ભ્રાંતિવશ નૈષ્કર્મી માની લીધું છે એટલે ઇન્દ્રિયોથી થતા કાર્યને ન કરવા જેમ વેદાદિ શાસ્ત્રમાં અગ્નિહોત્ર આદિ યજ્ઞ અને બીજા સ્માર્ત કર્મો બતાવવામાં આવ્યા છે એ બધા કર્મોને જે છોડી દે જે જીવિકા આદિ વર્ણાશ્રમની બતાવી છે એને છોડી દેવી અતિથિ સત્કાર આદિ જે અન્ય ધર્મ બતાવ્યા છે એનો ત્યાગ કરી દે આ બધા ઇન્દ્રિયોથી અને દ્રવ્યથી સિદ્ધ થતા કર્મધર્મ છે ને એને છોડી દેવું એનું નામ જે નૈષ્કર્મ માને છે કટાક્ષ અહીંયા જે નકામા સાધુ સંન્યાસીઓ છે એના ઉપર છે બધું મિથ્યા છે મિથ્યા છે કરીને છોડી દે ને પછી જે રીતે સંન્યાસ થઈ ગયા પછી પણ વૈભવપૂર્ણ જીવન જીવતા હોય ગ્રહસ્થ કરતા પણ વધારે સારા તો એના ઉપર આ કટાક્ષ છે એ આજના જમાનામાં જેમ એનો મોટો સમૂહ છે એવા સંન્યાસીઓનો એમ પ્રાચીન કાળમાં પણ રહ્યા જ હશે તો પ્રમાદ કે આલસ્ય છે કે ઉપેક્ષા છે કર્તવ્ય પ્રત્યેની એની વૃત્તિ જેના અંદર પ્રબલ છે એને સંન્યાસ એક સીધું સરળ સાધન મળી જાય છે એ વૃત્તિને છુપાવવા માટે અને પોતાના અહમને પૂછવા માટેનું તો ભગવાન એની આ નિંદા કરી રહ્યા છે એ એ રીતે કર્મેન્દ્રિયોથી થતા કે દ્રવ્યથી સિદ્ધ થતા કર્મોને કોઈ વ્યક્તિ છોડી દે એને નૈષ્કર્મી માની લે પણ પાછું અંદરથી એ બધા જ કર્મ અને તેનાથી જોડાયેલા ફલ વગેરે છે કે ભોગ છે એનો અંદર એનું મન લાગેલું રહેતું હોય તો પછી એ નૈષ્કર્મ્ય નથી એ તો મિથ્યાચાર છે એટલે ખરેખર જો નૈષ્કર્મ્ય કોઈને કહેવું હોય તો એ જ છે કે ઇન્દ્રિયોને સંયમમાં રાખીને આસક્તિ રાખ્યા વગર કર્મેન્દ્રિયોથી કર્મ કરતો રહે તો એ ઉત્તમ વાત છે નિયત કર્મને કરતા રહેવું એ બીજું કઈ આ સંભળાયું ને હાજી હાજી હા હમણાં પંકજભાઈ કહ્યું એ પ્રમાણે કોઈ સંન્યાસી છે અને એ જો સંન્યાસ ગ્રહણ કરે છે એમાં એ નિષ્કર્મ નૈષ્કર્મ્ય કેવી રીતે આવશે એટલે જે ઊંઘવું બેસવું કે જે ખાવું પીવું કરશે એટલે એ દ્રષ્ટિએ તો આપણે કોઈ દિવસ એવા નૈષ્કર્મ્યને પ્રાપ્ત કરી જ નથી શકતા જ્યાં સુધી જીવ છે આપણા દેહમાં તો એ કયા કર્મોને છોડે છે પછી એ તો વાત છે ને કોઈ કર્મને લૌકિક પોતાના દેહ યાત્રાને સિદ્ધ થનારા જે કર્મ છે એને તો કોઈ છોડતું નથી છોડવા માટે બચ્યું પછી શાસ્ત્રનું જ કર્મ એને છોડી દે છે તો એ વસ્તુ તો ઠીક નહીં ને એ ઠીક નથી ને હા નથી ઠીક તો પછી તો એ સંન્યાસી તો એને શું એટલે ઠીક શું છે એના માટે પછી છે એટલે એ જાતનો પ્રબલ વૈરાગ્ય હોય અને એનાથી એ આશ્રમ ચતુર્થાશ્રમમાં પ્રવેશ કરી રહ્યો છે તો તો ઠીક વસ્તુ છે પણ જે એનાથી છૂટવા માટે માત્ર કરી રહ્યો છે એના પૂર્વના ત્રણ આશ્રમોના કર્તવ્યોનો નિર્વાહ કર્યા વિના શોર્ટકટ મારી રહ્યો છે તો બધું કરવાનું ટળે એમ તો એ એપ્રોચ ખોટો છે એ તો બધી રામાયણ ચાલી રહી છે ને આ શરૂઆતથી એ જ વાત ચાલી અર્જુનના સંબંધમાં કે ભાઈ આવું કેમ શા માટે આ કહી રહ્યા છો કે આ નહીં છોડવું જોઈએ ઘડીકમાં કહો છો કરવું જોઈએ ઘડીકમાં કહ્યું છે ન કરવું જોઈએ તો એટલા માટે કે જેને છોડવાનું છે એને જાણીને ભોગવીને પછી છોડવાનું છે પણ એનો મતલબ એવું નથી કે છોડવાનું જ છે તો શરૂ જ ન કરો એટલે બ્રહ્મચારી એ પણ બ્રાહ્મણે ક્યારેક ને ક્યારેક સંન્યાસ ધર્મમાં દીક્ષિત થવાનું છે બ્રહ્મચર્ય અવસ્થામાં એ વાતને વ્યક્તિએ જોઈ સાંભળી અને વગર ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરે સીધો સંન્યાસ લઈ લઈ રહ્યો છે એવો તો આશય નથી શાસ્ત્રનો ગ્રહસ્થના જે કર્તવ્યો એના ઉપર લાગેલા છે દેવતાઓનું ઋણ છે ઋષિઓનું ઋણ છે એને ચૂકતે થયા પછી સંન્યાસમાં અધિકાર છે તે વિના તો સંન્યાસ પણ ફલિત નહીં થાય એવો પ્રશ્ન થાય છે કે આજે નૈષ્કર્મ્યની જે વાત નહીં સોરી ભગવદત્ત કર્મની જે વાત આવી કે આપણે જે કંઈ પણ કરીએ એ ભગવાનની પ્રસન્નતા માટે કરવું જોઈએ એ એ વાત તો જે આપણે આટલા બધામાંથી કોને લાગુ પડે અને કેટલા લોકો આને અનુસરે તો તો કેટલા ટકા કેટલા ટકા લોકો આને અનુસરે બાકીના બધાને માટે ખાલી સંસાર જ કેવું એવું થયું છે એનો મતલબ કારણ કે આવું સમજીને એનું અનુસરણ કરવા વાળા કેટલા લોકો કઈ વાત તો છે નહીં આ એ છે તે છે આ છે બીજું શું હા એટલે એમાં તો મને નથી લાગતું આમાં મારા જવાબ મારા ભાગમાં કઈ જવાબ આપવાનો આવે છે ના પણ મને એક વિચાર આવે છે એવો કે આટલું સમજીને આવી રીતે જીવન જીવવા વાળા કેટલા લોકો એમ તો બાકીના બધાને શું છે જન્મ મરણ જ છે એમ હોઈ શકે એમ સર્વે કરીએ આપણે ફોર્મ તૈયાર કરો બસ સ્ટેશન આગળ ઉભા રહીને ચાલુ કરો પછી એક કોઈને સમજ આવે એવું નથી આ આવું કરવું જોઈએ એમાં શું વાંધો છે આપણે આપણા ઘર પરિવારમાં ગામ સમાજમાં આવી રીતે ચલાવીએ છીએ વડીલોને સારું લાગે નોકરી કરીએ તો માલિકને સારું લાગે એવું કરો સ્કૂલમાં જાઓ તો માસ્તરને સારું લાગે એવું કરો સમાજમાં તો સમાજના આગેવાનો ખુશ રહે છે એવું કરો બધી જગ્યાએ આવો જ તો એપ્રોચ હોય જ છે ને આપણે તો જે જગત સૃષ્ટા છે એને સારું લાગે એવી રીતે કરો આ એક એનાથી વાઇડર એપ્રોચ છે એમાં એવું કંઈ અસ્વાભાવિક કે અઘરા જેવું તો કંઈ નથી ના એટલે બરાબર પણ એટલે બધાને આવી સમજ ના કેવી રીતે આવે આવી સમજ કારણ કે બધા શાસ્ત્રની અંદર તો આવું નિરૂપણ નથી ભલે ને બધા શાસ્ત્ર સંપ્રદાયો છે કોઈ બી કેટલા બી શાસ્ત્ર સંપ્રદાયો છે પણ એની અંદર આવી પ્રકારની જીવન જીવવાની પદ્ધતિ નથી એમ હા બધા જગ્યાએ એમ જ કે છે ઇવન મુસલમાન હોય કે ઈસાઈ હોય યહૂદી હોય અચ્છા અચ્છા બધા ધર્મોમાં એવું જ છે કે આપણે ભગવાનની પ્રસન્નતા માટે જ કરવું જોઈએ એમ हाँ भगवान जेना प्रसन्न था करव तो बताए कैसे अपना फोर्सफुली कहते बीजू कहीं છે થોડો સમય તો કરી લો સારું એક બે દિવસમાં અધ્યાય સંપન્ન થઈ જાય તો તમારે પછી દિવાળીના નાસ્તા અને સફાઈમાં ગીતાજી આડા ના આવે આના પહેલા એ વાત જોઈએ આપણે આ પ્રસંગના અનુરૂપ આપણે લઈ લઈએ તો નૈષ્કર્મ્ય અને કર્મના અનારંભના કરતા નિયત કર્મોને કલાસક્ત થયા વગર કરતા રહેવું એ વધારે સારો દ્રષ્ટિકોણ છે એ વાત બતાવ્યા પછી એ વાત બતાવી કે જે કર્મને અગબદર્થ કરવામાં આવે છે એટલે યજ્ઞાર્થ કરવામાં આવે છે તે સિવાયના કર્મો છે એ બંધનકારી છે એટલે એવા બંધન કરનારા કર્મોથી મુક્ત થઈને ફલાસક્ત થયા વગર પ્રભુની પ્રસન્નતા જેનાથી થતી હોય એ જાતના કર્મ કરવા જોઈએ ત્યારે એ પ્રશ્ન ઉભો થયો કે આ બધા કર્મો શાસ્ત્રમાં તો બંને પ્રકારના બતાવ્યા છે બંધનકારી પણ બતાવ્યા છે જે બંધનકારી કર્મો છે એને જેમ અત્યારે આપણે ચર્ચા કરી તે પ્રમાણે નિષ્કામ ભાવથી ફલને ભગવદ અર્પણ કરવાની દ્રષ્ટિથી અગર કરવામાં આવે તો એ જ કર્મ ફરી પાછા બંધનકારી નથી રહી જતા આપ પણ જે હોય તે કર્મો કહ્યા કોણે એ આગળ બતાવ્યું કે આ બ્રહ્માજી દ્વારા ભગવાને જ આવતા કર્મો કયા છે ત્યાં એ પ્રશ્ન થયો કે આ કર્મો તો જળ હોય છે જળ કર્મો ફલને કેવી રીતે પેદા કરે છે એનો એ ઉત્તર આપ્યો કે ફલનું દાન છે એ દેવતાઓ કરે છે દેવતાઓ કેવી રીતે કરે છે કે જ્યારે કર્મ કરતા દેવતાઓને એમના ભાગે આવતું હવી પ્રદાન કરે છે એનાથી પ્રસન્ન થઈને કર્મ કરતાના ઈચ્છિત ભોગ દેવતાઓ પ્રદાન કરે છે એટલે એ દેવતાઓને પ્રસન્ન કરવા માટે મનુષ્ય એમના માટે હવી પ્રદાન કરતા રહેવું જોઈએ તે વિના જે પોતે ભોગ ભોગવે છે પાપ ભોગવે છે તે પછી આ રીતે જે ઇષ્ટભોગની પ્રાપ્તિ થાય છે એની એનું સાયકલ શું છે એ સમજાવ્યું છે અન્નથી પ્રાણી છે એની ઉત્પત્તિ છે અન્નની ઉત્પત્તિ વર્ષાથી છે વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ કર્મથી સંપન્ન થાય છે આ રીતે સાયકલ છે એટલે મૂળમાં યદિ મનુષ્ય દેવતાઓની પ્રસન્નતા માટે કે દેવાદિદેવ ભગવાનની પ્રસન્નતા માટે પ્રભુએ આજ્ઞા કરેલા કર્મને અગર કરતો રહે તો આ સૃષ્ટિનું જે પૂરું નિયમન છે કે જે સાયકલ છે એ સ્વસ્થતાથી ચાલ્યા કરે વસ્તુતઃ કર્મ કરતા જે આપણા મનમાં એવી લાગણી થતી હોય કે આપણે આપણું ખોઈ રહ્યા છીએ વેસ્ટ કરી રહ્યા છીએ સ્વાહા કરી રહ્યા છીએ પણ એ જ સ્વાહા કરેલું દેવતાઓ પાસે જઈને ફરીથી અનેક ગણું થઈને આપણને જ પ્રાપ્ત થાય છે પણ સાધારણ મનુષ્ય આ વાતને નથી સમજી શકતો એટલે થોડી લોભ વૃત્તિ અને ઉપેક્ષા વૃત્તિથી આ કર્મોનો ત્યાગ કરી દે છે ત્યાં એ પ્રશ્ન હવે કરી રહ્યા છે કે જે દેવતાઓ છે એ તો ભગવાનની વિભૂતિ છે અને દેવતાઓનું ભજન એ તો સાક્ષાત ભગવાનનું ભજન ન કહેવાય સાક્ષાત ભગવાનના ભજનને છોડીને એને આ રીતે યજ્ઞાદિ દ્વારા આરાધન કરવું એ કેમ ઉચિત ગણાય એનું હવે સમાધાન આપી રહ્યા છે આશંકા એ છે કે નનો દેવાનામ વિભૂતિ રૂપત્વેપી સાક્ષાત પુરુષોત્તમ ભજના ભાવાદ અનુચિતમ એવ દેવતાઓ ભગવાનની વિભૂતિ છે અને યજ્ઞ આદિ કર્મો દ્વારા એમનું આરાધન કરવામાં આવે છે એ ભગવાનની વિભૂતિનું આરાધન થયું પણ એ આરાધનને સાક્ષાત પુરુષોત્તમનું ભજન તો નહીં કહી શકાય એ તો અનુચિત ગણાય તો એ આશંકાનું અહીંયા સમાધાન કરી રહ્યા છે કે કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમ કર્મ બ્રહ્મોદ્ભવમ કર્મ નો ઉદ્ભવ બ્રહ્મથી થયેલો છે બ્રહ્મ એટલે વેદ બ્રહ્માક્ષર સમુદ્ભવમ જે બ્રહ્મ એટલે વેદ છે એ એનો ઉદ્ભવ અક્ષરથી થયેલો છે તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમ તેથી આ સર્વગત છે સર્વત્ર વ્યાપ્ત એ જે અક્ષર રૂપ પરમાત્મા છે એ સદાય યજ્ઞની અંદર પ્રતિષ્ઠિત છે કર્મ બ્રહ્મોદ્ભવમ બ્રહ્મણ સકાશાત ઉદ્ભવમ પ્રકટમ જાની કર્મને બ્રહ્મથી ઉદ્ભવ થયેલો પ્રકટ થયેલો જાણ તાત્પર્ય અહીંયા શું છે કે અત્રાયમ ભાવ આ આશય છે વેદાત કર્મોત્પત્તિ બ્રહ્મ એટલે અહીંયા વેદ છે વેદથી કર્મની ઉત્પત્તિ છે સચ બ્રહ્મ નિશ્વાસ તેન તથા અને જે વેદ છે એ બ્રહ્મનો નિશ્વાસ છે અર્થાત અપૌરુષે શબ્દ છે તે એટલે એનાથી એનો ઉદ્ભવ છે ब्रह्मण पुरुषोत्तमत्व ज्ञापनार्थम विशिनष्टि अक्षर समुद्भवम એની પુરુષોત્તમતા પુરુષોત્તમતા જણાવવા માટે હવે અહીંયા આગળ સમજાવી રહ્યા છે કે બ્રહ્માક્ષર સમુદ્ભવમ એ જે વેદ છે એ અક્ષરમાંથી પેદા થયેલું છે તદ અક્ષર સમુદ્ભવમ બ્રહ્મ એટલે વેદ અક્ષર સમુદ્ભવ છે એટલે અક્ષરાત સમુદ્ભવો યસ્માત તાદૃશમ એટલે અક્ષરમાંથી જેનો સમુદ્ભવ થયેલો છે તેવું એ છે અક્ષરસ્ય પુરુષોત્તમ ચરણાત્મકત્વાત તથા અને અક્ષર જે છે એ ભગવાનનું ચરણ છે તસ્માત કારણાત સ્થિતિ સર્વગતમ સર્વવ્યાપકમ સર્વરૂપમ સર્વગત એટલે સર્વત્ર વ્યાપક અથવા સર્વરૂપ જે છે એવું જે નિત્ય બ્રહ્મ છે તદેવ યજ્ઞ પ્રતિષ્ઠિતમ એ જ યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે તેના ન પૂર્વોક્ત દોષ સંભાવના ઇતિ ભાવ એટલે ઉત્થાનિકામાં જે આશંકા કરી હતી કે આમાં દેવની દેવો છે વિભૂતિરૂપ છે તો એ રીતે વિભૂતિનું ભજન છે આમાં કેમ ઠીક ગણાશે તો એનું અહીંયા સમાધાન કર્યું કેમ કે નિત્ય બ્રહ્મ છે એ આ સર્વની અંદર પ્રતિષ્ઠિત હોવાને કારણે એ દોષ નથી એવમ ભગવદાત્મકમ કર્મ યો ન કરોતી સત્ય વ્યર્થમ જીવનમ ઇત્યાહ એવમ આ જાતે તે કર્મ છે હા અહીંયા આ શ્લોકમાં કર્મનો ઉદ્ભવ એટલે જે બ્રહ્મ છે એ અક્ષર બ્રહ્મથી કેમ બતાવ્યું છે અહિયાં બધાનો ઉદ્ભવ સર્વ કારણભૂત તો એ જ છે ને પણ વેદ તો આદિ નથી આદિ આદિ આદિ કે અનાદિ શું કહેવામાં સોરી અનાદિ વેદ તો અનાદિ છે ને હા ભાઈ અનાદિનો મતલબ એનો ઉદ્ભવ જ નથી પ્રાકટ્ય જ નથી એવો મતલબ નથી ને એનો જેમ ભગવાન અનાદિ છે એમાં આપણે કહીએ એ જન્મના અર્થમાં કે ઉત્પત્તિના અર્થમાં અનાદિ એમ પણ ઉદ્ભવ કે પ્રાકટ્ય કે અપ્રાકટ્ય તો બધાનું હોય જ છે ને એટલે પરબ્રહ્મ જ્યારે પરબ્રહ્મનું અસ્તિત્વ આપણે માનીએ એ જ વખતે આપણે વેદનું અસ્તિત્વ માનીએ તો અસ્તિત્વ કરતા પણ અહીંયા અનુભૂતિ ગોચર હોવું કે પોતાનો કાર્યને કરતા થવું એક્ટિવેટ થવું એ અર્થમાં અહીંયા સમજવામાં સમજવું જોઈએ કેમ કે સર્વ કંઈ બ્રહ્મરૂપ હોવાને કારણે કોઈ પણ વસ્તુ અસત તો છે જ નહીં કે જેનો નાશ કે અભાવ હોય તો દરેક વસ્તુ સદા સર્વદા છે જ પણ એનો યથા સમય યથા રૂપમાં એનો પ્રાકટ્ય કે અપ્રાકટ્ય કે આવિર્ભાવ કે સ્થિરોભાવ થાય છે એવી રીતે વેદ આદિ વગેરેનું પણ છે તો અહીંયા બ્રહ્મ જે છે એ કયા બ્રહ્મની વાત કરીએ પરબ્રહ્મ કે અહીંયા બ્રહ્મનો મતલબ વેદ છે વેદ છે હા કર્મ બ્રહ્મોદ્ભવમ એટલે કર્મની ઉત્પત્તિ વેદથી થઈ છે બ્રહ્મ અક્ષર સમુદ્ભવમ વેદ અક્ષર બ્રહ્મમાંથી પ્રકટ થયેલો છે વેદ અક્ષર બ્રહ્મમાંથી થયો છે ઉત્પન્ન બરાબર એટલે એને અનાદિ માનીએ તો પણ એનું ક્યાંક પ્રાદુર્ભાવ એનો સમજવો પડશે કે ક્યારેક દ્રષ્ટિગોચર જે આપણે કહીશું એ પ્રમાણે એટલે જ આપણે ત્યાં મત્સ્ય અવતાર વગેરેમાં એવી જ પ્રસંગ આવે છે ને કે વેદ તિરોહિત થઈ ગયા હતા હજી ફરી પાછા એને એનો ઉદ્ધાર કરવામાં આવ્યો એટલે અનાદિ તો હતા પણ વચ્ચે વચ્ચે ક્યારેક આવું આવો પ્રસંગ આવા બને તો વળી પાછા દ્રષ્ટિગોચર થયા એમ એ દ્રષ્ટિમાં એને બરાબર એવમ ભગવદાત્મકમ કર્મ એવું ન કરોતી તસ્ય વ્યર્થમ જીવનમ આ રીતે બધા કર્મની ભગવદાત્મકતા બતાવ્યા પછી એ કર્મને જે નથી કરતો એનું જીવન વ્યર્થ છે એ કહી રહ્યા છે કે એવમ પ્રવર્તિતમ ચક્રમ नानुवर्तयती हय रामो मोघम पार्थ जीवती पार्थ संबोधन से यह एवं प्रवर्तित चक्रम न अनुवर्तयती જે व्यक्ति અહીં आ આ પૃથ્વીલોકમાં ભૂલોકમાં આ પ્રમાણે એટલે જે ભગવાને કહ્યું આ કર્મના જે ચક્ર છે કે સૃષ્ટિ ચક્ર છે એને જે અનુસરતો નથી સહ ઇન્દ્રિયારામ અઘાયુ મોઘમ જીવતી એ કર્મ નહીં કરનારો ઇન્દ્રિયારામ છે એટલે ઇન્દ્રિયોના ભોગને જ ભોગવી રહ્યો છે એમાં જે રમમાણ છે અને એ અઘાયુ અઘ એટલે પાપ આયુ એટલે એનું જીવન એટલે પાપ રૂપ જીવન વાળો જે છે એ વૃથા જીવે છે એટલે ભગવાને કહેલા કર્મના ચક્રને જે નથી અનુસરી રહ્યો એનું જીવન પાપપૂર્ણ છે એવો આશય છે એવમ પ્રકારેણ પ્રવર્તિતમ ચક્રમ આ રીતે આ પ્રકારે જે પ્રવર્તિત ચક્ર છે સ્વતઃ પ્રવૃત્તમ મદિચ્છયા મત્ક્રિયાર્થમ પ્રવૃત્તમ આ ચક્ર જે છે સતત પ્રવૃત્ત થયું છે પ્રભુની ઈચ્છાથી પ્રભુની ક્રીડા માટે એને યો ન અનુવર્તયતી ન અનુતિષ્ઠતી એનું જે અનુષ્ઠાન નથી કરતો સહ અઘાયું એટલે પાપાયું એટલે પાપમેવ આયુ યસ્ય તાદૃશ તેનું જીવન જ પાપરૂપ છે તેવો ઇન્દ્રિયારામ એટલે ઇન્દ્રિયેશુ ઇન્દ્રિયાર્થમ વા આરમતે નતું મદર્થમ મૈવા ઇન્દ્રિયોમાં જ અથવા તો ઇન્દ્રિયના અર્થોમાં અથવા ઇન્દ્રિયોના અર્થ માટે જે વિલાસ કરે છે રમણ કરે છે નહીં કે મદર્થમ કે મય પ્રભુમાં કે પ્રભુ માટે નહીં એવું એ છે આ તો મોઘમ વ્યર્થમ સજીવતી એટલે વ્યર્થ જીવે છે પાર્થ ઇતિ સંબોધનાત સ્વભક્તત્વાત તવ તથા જ્ઞાનમ અનુચિતમ ઇતિ જ્ઞાપિતમ પાર્થ સંબોધનથી એના ભક્ત સ્વરૂપને ભગવાને ઝંઝોડ્યું છે તારા માટે આ વિચાર આવી જાતનો વિચાર સેવવો એ યોગ્ય નથી તારે આ ચક્રને અનુવર્તિત કરતા રહેવું જોઈએ ત્યાં શંકા કરે છે નનુ એવમ ચેત તદા સર્વેવ તદ્ધક્તા કથમ ન કુરવંતી કે જો એવી વાત હોય તો આપના બધા ભક્તો આવું કેમ નથી કરતા ઇત્યતા આહ તો એના બે શ્લોક તેનો જવાબ આપે છે यस्तु आत्मरतिरव सैत् मानव आत्मन्यव संतुष्ट तस्य કાર્ય ન વિદ્યતે દરેક નિયમનો કોઈ અપવાદ હોય છે એમ આનો પણ કોઈ અપવાદ હોઈ શકે છે પણ અપવાદ દરેકના માટે અનુકરણીય દૃષ્ટાંત નથી હોતા અપવાદિક સામર્થ્ય કે અસામર્થ્ય જેમનામાં છે એમના માટે જે દૃષ્ટાંતરૂપ બને છે એ શું છે અહીંયા સમજાવી રહ્યા છે કે યહ માનવ આત્મરસી જે મનુષ્ય આત્મામાં જ પ્રેમવાળો છે અને આત્મતૃપ્ત છે એટલે આત્મામાં જ સંતુષ્ટ છે આત્મન્યવ સંતુષ્ટ એમાં જ જેને સંતોષ પામેલો છે તથ્ય કાર્યમ ન વિદ્યતે એને કોઈ પણ કર્મ કરવાનું રહેતું નથી નૈવ તસ્ય કૃતે નાર્થો નાકૃતે નેહ કશ્ચન न सर्वभूतेषु कश्चिद अर्थ व्यपाश्रय इह तस्य કૃતેન એવ અર્થ ન અહીંયા એને કંઈ કરવાનું બાકી રહેતું નથી કે કરવાથી કોઈ એને પ્રયોજન નથી ન અકૃતેન કશ્ચન કે ન એને ન કરવાનું કંઈ પ્રયોજન હોય છે નચાસ્ય સર્વભૂતેશુ કશ્ચિત અર્થ વિપાશ્રય એટલે સર્વ અસ્ય આવો જે વ્યક્તિ છે એને સર્વભૂતેશુ કશ્ચિત અર્થ વિપાશ્રય પ્રાણી માત્રમાં એને કોઈની સાથે કંઈ જ સંબંધ નથી લેવા દેવા રહેતા નથી આવો જે વ્યક્તિ છે એવા ભક્તને કોઈ કર્મ પછી બંધન રૂપ નથી રહેતા એ કઈ કરે તો ઠીક છે ન કરે તો ઠીક છે આ એનો અપવાદ છે એનું હવે વિવરણ કરી રહ્યા છે યસ્તુ આત્મરતિ રેવ આત્મની એટલે મય્યેવ રતિ યસ્ય આત્મામાં રતિ એટલે મારામાં ભગવાનમાં રતિ જેની છે તેવો યશ્ચ આત્મતૃપ્તશ્ચ આત્મામાં જે તૃપ્ત છે તે ભગવદ આનંદેન તૃપ્ત સુખિત એટલે ભગવદ આનંદમાં જે તૃપ્ત છે સુખી છે આત્મન્યવ સંતુષ્ટ એટલે ભગવાનમાં જે સંતુષ્ટ છે સંતુષ્ટનો મતલબ સ્વભોગાપેક્ષા રહિત એટલે પોતાના માટે જેને ભોગની કોઈ પાસેથી અપેક્ષા રહી નથી ગઈ તેવું સત્ય કાર્યમ ન વિદ્યતે એના માટે કોઈ કર્તવ્ય કરવાનું રહી જતું નથી સત્ય કૃતેનાપી અર્થ નાસ્તી એટલે તાદૃશત્ય આવો જે ભક્ત છે તેને તેનાપી કર્મણા અગર એ કોઈ વખતે કર્મ કરે પણ તો એ કર્મથી પણ કોઈ પ્રયોજન એટલે પુણ્ય કે પાપ નાશ ઇત્યાદિ રૂપ કોઈ પ્રયોજન એને હોતું નથી એટલે કેટલાક આવા આત્મતૃપ્ત કે આત્મરતી આત્મસંતુષ્ટ આવા હોવા છતાં પણ ક્યારેક કોઈ કર્મ કરતા જોવા મળી જતા હોય તો એવું આપણા મનમાં પ્રશ્ન ન થવો જોઈએ કે એમને કર્મ કરવાની જરૂર છે શા માટે કર્મ કરે છે એ કરી પણ દે તો એમનો એમાં કર્મથી કંઈ પ્રયોજન નથી અકૃતિનશ્ચ કશ્ચન પ્રત્યવાય પાપાદિકંચ નાસ્તી અને કોઈ વખતે એ કર્મ ન પણ કરતા હોય તો એનાથી નહીં કરવાને કારણે એમને કોઈ અપરાધ કે પાપ વગેરે પણ થતા નથી અસ્ય ભક્તસ્ય આવો જે ભક્ત હોય છે એને સર્વભૂતેશુ દેવાદેશુ અર્થાર્થમ મોક્ષ ભક્ત્યાભ્યર્થન ચ વ્યપાશ્રય આશ્રયો નાસ્તિ ઇત્યર્થ એટલે આવો જે ભક્ત છે એને પ્રાણી માત્રમાં કોઈ સાધન સંપત્તિ માટે કે મોક્ષ કે ભક્તિ વગેરે માટે પણ એને બીજા કોઈ આશ્રયની આવશ્યકતા રહેતી નથી તાત્પર્ય છે એ સ્વતંત્ર છે અને આ બધાથી મુક્ત છે તો જે આ ચક્રને ચલાવવું કર્મના ચક્રને ચલાવવું આટલું આવશ્યક છે એવું કહી રહ્યા છો તેમ છતાં પણ એવા ભગવાનના ભક્તો છે કે આ ચક્રથી બહાર છે તેનું અનુવર્તન નથી કરી રહ્યા તો એવું શા માટે કરે છે તો એ આના અપવાદ છે આ નિયમના आग कही रहा है यथो भक्ता नाम कर्मादि करणे अकरणे व नकोपी पुरुषार्थो हानिर्वास्ती अतमी मदाज्ञा रूप अवश्य कर्तव्या कर्म कुरु इह तस्मा कर्तव्य मात्रा खोटी आई सकती એટલે આનો સાર આપી રહ્યા છે કે આથી જે ભક્ત છે એ કર્મ કરે ચાહે ન કરે એમાં ન તો એનો કોઈ પુરુષાર્થ છે કે ન પુરુષાર્થની હાનિ છે તેથી તોમપી અર્જુનને આજ્ઞા કરી રહ્યા છે કે તું પણ મદાજ્ઞારૂપત્વેન કર્મ છે કરવા એ મારી આજ્ઞા છે તો એને આજ્ઞારૂપ જાણીને अवश्य कर्तव्य स्वात जरूर करवा जो तू कर्म ने कर ये हमें समझा रहा है कि तस्माद असक्त सततम कार्यम कर्म समाचर असक्तो ही आचरण कर्म परमाप्नो पुरुष असक्त असक्त सन त्या आसक्ति राख्या विना સતતમ કાર્યમ કર્મ નિરંતર તું કર્મ કર સમાચર સારી રીતે કર કર્મનું આચરણ કેમ કે અસક્ત પુરુષ કર્મ આચરણ પરમાપ્નોતી આસક્તિ રાખ્યા વગર એટલે ફલાસક્તિ રાખ્યા વિના જે મનુષ્ય કર્મ કરે છે એ પરને પ્રાપ્ત કરે છે યસ્માદ ભગવદ ભક્તાનામ કર્મ કરણે ન ચ ન પ્રત્યવાય કેમ કે અહીંયા તસ્માદ કહ્યું ને તો યસ્માદ તસ્માદ છે સાથે આવવા જોઈએ તેથી તું આમ કર તો તેથી શા સાથી તો કે છે કેમ કે ભગવત ભક્તો છે એને કર્મ કરવાથી ન કોઈ એવું કર્મફળનું બંધન થાય છે કે ન કરવાને કારણે ન કોઈ એને પ્રત્યવાય કે દોષ લાગે છે તસ્માત તેથી તેશુ અસક્તો અનાસક્ત હસન એટલે પાપ પુણ્યમાં આસક્તિ રાખ્યા વિના સતતમ કાર્યમ સમાચર તું સતત નિત્ય કર્મને કરતો રહે ननु अनासक्तना कृतम कर्म बाधकम भवत्येव चेत आसक्ति राख्या विना कर्म करें छता बाधक तो कहीं ना कहीं थता जैसे तो कैसे कि नहीं असक्त आचरण कर्म परमात्मा से पुरुष जो पुरुष है पुरुषांशो मोक्षाधिकारी मोक्ष नो अधिकारी है निश्चय ना ચોક્કસ જ અસક્ત ન તો કાપટ્યેન કર્મ આચરણ પરમ મોક્ષમ પ્રાપ્નોતી એટલે કપટ રાખ્યા વિના આસક્તિ રાખ્યા વિના જો એ કર્મનું આચરણ કરે છે તો એ મોક્ષને નિશ્ચિત રૂપથી પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંશય નથી એટલે એ બે શ્લોકથી એ સમાધાન કર્યું કે કેટલાક લોકો કર્માદિ નથી કરતા કેમ કે એમનો એવો અધિકાર છે એમની એવી કક્ષા ઉપર પહોંચી ગયા છે એનાથી એવો આભાસ થાય કે તરત એનું અપેક્ષા એવી આપણને થાય કે અર્જુનને ભગવાન એમ કે તેથી તું પણ કર્મ ન કરતો ચાલશે પણ એની જગ્યાએ ભગવાન અહીંયા થોડો ઝટકો આપ્યો છે કે નહીં ભક્તોને આ રીતે કર્મ કરે કે ન કરે કંઈ બંધન નથી થતું તેમ છતાં પણ તું કર્મ તો કર એટલે કર્મ ઉપર ભગવાનનો અહીંયા ભાર છે અને જે આવી રીતે આસક્તિ રહિત કર્મ કરે છે એને ઉત્તમ ફલની પ્રાપ્તિ થાય છે એનું હવે દ્રષ્ટાંત આપી રહ્યા છે એવમ અનાસક્તા કર્મ કરતારો મોક્ષમ પ્રાપ્તા આ એટલે આ જે કર્મ જે ભક્ત કરી રહ્યો છે એટલે જે આ કર્મ કરી રહ્યો છે અનાસક્ત થઈને તો આપે કહ્યું ને કે કર્મ હોય તો એનું દેવતાઓને ફળ મળતું હોય છે આપણા કર્મ કરવાથી કોઈ બી દેવતાઓને ફળ મળતું હોય છે તો જે અનાસક્ત થઈને કર્મ કરી રહ્યો છે એને તો પરની પ્રાપ્તિ થશે એને તો પ્રભુ મળશે પણ એના કર્મોનું ત્યાં જે કર્મ નો જે અભિદેવ હોય એને એનું ફલ જતું હોય એમ એ તો પોતે તો નિષ્કર્મ થઈને મીન્સ કે અનાસક્ત થઈને કર્મ કરતો હોય એટલે એને તો બંધનરૂપ નથી થતું પણ જે દેવતા એના હોય એને એનું ફળ મળે હા મળે કર્મનું ફળ તો કરતાને જ મળે પણ કર્મના અંદર જે કઈ પણ અભિ અગેર આદિ પ્રદાન કરવામાં આવે એ તો પ્રાપ્ત થાય જ ને જેમ તમે કોઈને ભોજન કરાવો ભોજન કરાવતી વખતે તમે યા તો કોઈના ઉપર દયા ધર્મ કર્યો કે દાન કર્યું તો દયા અને દાન રૂપ જે તમારું કર્મ છે સકામ કર્યું તો સકામ જે કામિત હોય ફલ તે મળે નિષ્કામ હોય તો તમારી ચિત્ત શુદ્ધિ વગેરે થાય પાપનાશ થાય એ તો કરતાને મળનારું ફલ છે જેના પેટમાં અન્ન જશે એનું પેટ તો ભરાશે જ ને એમ દેવતાઓને જે પણ આહુતિ આદિ પ્રદાન કરવામાં આવશે એ આહુતિથી જે પણ પુષ્ટિ પુષ્ટિ વગેરે છે એ દેવતાઓને મળશે આહુતિ પ્રદાન કરનાર વ્યક્તિને એની કામના અનુસાર ફલ પ્રાપ્ત થશે જે જે ભક્ત છે જે કામના વગર કરે છે તો એનું એ કામના વગર કરે છે તો પણ એનું કઈક એને ફળ મળતું હોય કેને એને એટલે દેવતાને કે કરનારને કોઈ કરતાને આપણે કીધું દેવતાને તો મળે છે કે એનું પેટ તો ભરાય છે પણ જે કરનાર જે છે એને તો કોઈ કામના જ નથી એની ઈચ્છા જ નથી કે મારું આમ થાય કે તેમ થાય તો પણ એને કઈક ફળ મળતું હોય છે એમ મળે ને ફળ તો મળે ને ચિત્ત શુદ્ધિ થાય એની પણ એને બંધન નહીં કરતો એની બંધન ની વાત નથી બંધન તો જો સકામ હોય તો જ છે નિષ્કામમાં તો બંધનનો કોઈ પ્રશ્ન જ નથી પણ નિષ્કામ કર્મ કરે છે તો એની ચિત્તશુદ્ધિ તો થાય જ છે ને પ્રભુની પ્રસન્નતા છે ચિત્તની શુદ્ધિ તો જે જે કર્મમાં એવી સિસ્ટમ છે કે ધારો કે નિષ્કામ કોઈ કરે તો જે દેવતા હોય એની ચિત્ત શુદ્ધિ કરે બીજું કોઈ ફળ ના આપે એની દેવતાઓ કરે કે ન કરે એ બાય નેચર એ કર્મ એને ચિત્તને શુદ્ધ કરે છે અચ્છા નિષ્કામ હોય તો અનાસક્ત થઈને કરે તો એટલે કર્મની બાય ડિફોલ્ટ સિસ્ટમ જ એવી છે એમ કર્મફલની હા ચાહે લૌકિક હોય કે પારલૌકિક દરેકમાં એવું જ છે તમે કોઈ કર્મને કોઈ પણ શાસ્ત્રીય કર્મને ન લો અને કોઈ લૌકિક કર્મને લો તમે એને નિરંતર આજીવન નિષ્કામ ભાવથી કરતા રહો તો નિશ્ચિત રૂપે ચિત્ત ઉપર એનો પ્રભાવ પડે જ બરાબર જી જી જી एवं अनासक्ता कर्म करता रो मोक्ष प्राप्त इत्याह आ रीते आसक्ति रहित कर्म करनाओ मोक्ष प्राप्ति थी से बात कही रहा है कर्म नई वही संस्थित मा जनकादय लोक संग्रह मेवा संपश्यन कर्तमर्ति जनकादय कर्मणा संसिधि आस्थिता जनक वगैरह જે જ્ઞાની હતા એ લોકોએ પણ કર્મથી જ સિદ્ધિને પ્રાપ્ત કરી હતી એટલે લોકસંગ્રહમ સંપશ્ય નથી કર્મ કરતું અર્હસી એટલે કદાચ અર્જુન જેવા જે ઉચ્ચ અધિકારી છે એમના મનમાં એવું હોય કે અમને કર્મ કરવા આવશ્યક નથી તો જનક વગેરે જે જ્ઞાની પુરુષો છે એમના દ્રષ્ટાંતથી કંઈક આજ્ઞા કરી રહ્યા છે કે પોતાના માટે ન થઈ તો બીજાના માટે દૃષ્ટાંત બનવા માટે પણ કર્મ કરવું તમારા માટે જરૂરી છે એ ઇતિ ભાર આપી રહ્યા છે કે નિશ્ચિત રૂપથી કર્મણા જનકાદય સંસિદ્ધિમાં આસ્થિતા અનાસક્ત કર્મણા આસક્તિ રાખ્યા વિના કર્મ કરનારા જનક વગેરે જ્ઞાની સંસિદ્ધિ એટલે મુક્તિને પ્રાપ્ત કરી છે અહીંયા આશંકા કરે છે કોઈ જનકાદયસ્તુ ન સાક્ષાત સ્વામ પ્રપન્ના જનક વગેરે તો આપને શરણાગત નહીં હતા इति अनासक्त्यापि तेषां करणं युक्तं न तु मम त्वां प्रपन्नस्य उचितम् એ અનાસક્તિથી એ પ્રમાણે કર્મ વગેરે કર્યા હોય એમણે તો ઠીક છે ભલે કર્યા પણ હું તો આપને શરણાગત છું મારા માટે શા માટે જરૂરી છે એવી આશંકા થાય તો કહી રહ્યા છે કે લોકસંગ્રહમ લોકસંગ્રહમ અપી સંપશ્યન કરતું એવાથી લોકસંગ્રહનો વિચાર કરીને પણ એટલે બીજાને પ્રેરણા માર્ગદર્શન મળી રહે એવી ભાવનાથી એવું વિચાર કરતા પણ કર્મ કરવા જરૂરી છે એનો આશય સમજાવી રહ્યા છે અસ્ત્રાયમ ભાવ યદ્યપિ મદભક્તસ્ય ન આવશ્યકમ જે મારા ભક્ત છે એમના માટે એટલું બધું જરૂરી નથી આ પ્રકારે કર્મ વગેરે કરવા તથાપી મદાજ્ઞયા મારી આજ્ઞાથી લોક સંગ્રહાર્થમ કર્તુમેવ અર્હતી ન તો તજ્જનિત સિદ્ધ્યર્થમ મારી આજ્ઞા છે એટલા માટે લોક સંગ્રહાર એટલે બીજાને પ્રેરણા માટે મારા ભક્તે પણ કર્મ કરવા જોઈએ કર્મથી પેદા થતા જે સિદ્ધિ છે એની પ્રાપ્તિની કામનાથી નહીં કરવા જોઈએ અયમૈવ અર્થ એવ કારણ વિવિચ્યતે લોક સંગ્રહ મેવ એમાં એવકાર જે આપેલો છે એવકારથી આ વાત સમજાવી છે એનું કારણ શું તે સમજાવી રહ્યા છે કે નનુ લોકસંગ્રહોપી ભક્તાનામ અનુચિત એવ દુનિયાને પ્રેરણા મળે એટલા માટે આપણે શહીદ થવું એવું ભક્તના માટે શા માટે જરૂરી છે તો કહી રહ્યા છે યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તદેવી સરોજન તયત પ્રમાણમ કુરુતે લોકસ્તજન વર્તતે શ્રેષ્ઠ યદ્યદ આચરતી ઇતર જન તત્તદેવ શ્રેષ્ઠ પુરુષ જે એવું આચરણ કરે છે બીજા બધા લોકો તે જ પ્રમાણે કરતા હોય છે તયત પ્રમાણમ કુરુતે લોક સદન વર્તતે તે જે પ્રકારે કરે છે લોક પણ તે જ પ્રમાણેનું અનુસરણ કરે છે ભક્ત છે એનાથી વધારે શ્રેષ્ઠ લોકમાં કોણ હોઈ શકે જો ભક્તનું આવી રીતે કર્મ નહીં કરતો જોઈને લોક પણ કર્મથી વિરસ્ત થઈ જાય તો બધાનો અદબ પતન થાય એટલે ભક્તે કરવા જોઈએ વિવેચન જોયેલું શ્રેષ્ઠ મત ભક્ત મારો ભક્ત યદ્યદ આચરતી જેવું જેવું આચરે છે તતદેવ ઇતરો જન આચરતી બીજા લોકો એવું જ આચરણ કરે છે સહ એટલે મારો ભક્ત યદૈવ પ્રમાણમ કુરુતે જે રીતે કરે છે લોકસ્તદ અનુવર્તતે લોકો તેનું જ અનુકરણ કરે છે પ્રમાણ તરીકે એને અંગીકાર કરે છે ભક્તાનામ લોક સંગ્રહો મદાગ્યા કર્તવ્ય તાત્પર્ય છે કે ભક્તોએ લોક સંગ્રહ મારી આજ્ઞાથી કરવો યત તદાચરણમ દૃષ્ટવા લોકોપી થયું કુર્યા ભક્તના આચરણ જેને જોઈને બીજા લોકો પણ તે જ પ્રમાણે કરે છે તત્સ્વરૂપ अल्पाज्ञानेऽपि तदा अनधिकारित्वात् फलन्तु न स्यादेव फलदाने च मदिच्छा न એટલે એના સ્વરૂપના અજ્ઞાને અજ્ઞાનેપી તદા અનધિકારિત્વાત ફલંતુ ન સ્યાદેવ ભક્ત જે કર્મ કરે છે એ કર્મ એ વાતને જાણીને કે મારા માટે આ કર્મ કરવું આવશ્યક ને તેમ છતાં પણ એ કરે છે તો એક તો ભક્તની એ સમજ છે અને જે સાધારણ લોક છે એ તો કર્મ કરવા આવશ્યક છે કે નથી આવશ્યક એનું પણ એને બોધ નથી એ તો માત્ર અનુકરણ સમજે છે કે પેલી વ્યક્તિ કેમ કરે છે તે પ્રમાણે કરતા રહેવું એટલે કોઈ વ્યક્તિ અનુકરણ માત્રથી કર્મ કરતો હશે તો એને એવું કોઈ ફલમાં પ્રાપ્ત થઈ જશે એની કોઈ ગેરંટી નથી મારી ઈચ્છા હશે તો એને ફલ પ્રાપ્ત થશે મારી ઈચ્છા નહીં હોય તો નહીં થાય તે જ રીતે ભક્ત જે રીતે કર્મ કરી રહ્યો છે એ કર્મથી તો ભગવાનની પણ એના ઉપર પ્રસન્નતા હશે કે જુઓ એને આવશ્યક નથી તેમ છતાં પણ મારી આજ્ઞા માનીને એને કર્મ કરી રહ્યો છે લોક સંગ્રહ તો પ્રભુ ઓર વધારે એના ઉપર પ્રસન્ન થશે અનિવાર્ય નથી પણ અગર કરે છે તો પ્રભુ ઓર વધારે પ્રસન્ન થશે પરંતુ એ રીતે બીજી કોઈ વ્યક્તિ લોક સંગ્રહાર્થ નહીં પરંતુ નિષ્ઠાથી કર્મ કરી રહી છે તો એનો અર્થ એ નથી કે એને ભક્તિનું ફલ પ્રાપ્ત થઈ જશે એટલે કે આજ્ઞા કરી રહ્યા છે કે યતો ભક્તિ પરમ કૃપયા કસ્મૈશ્ચિદેવ દીયતે ન સર્વેભ્ય કેમ કે ભગવત ભક્તિ જે છે મારી ભક્તિ છે એ તો કોઈના ઉપર પરમ કૃપા થાય તો જેવા કોઈકને જ અપાય છે બધાને નથી અપાતી સર્વેભ્યો દાને સૃષ્ટિ રેવે ઉચ્છેદ દેત બધાને ભક્તિ આપી દેવામાં આવે તો આ સૃષ્ટિનો જ ઉચ્છેદ થઈ જાય અત અત एतद् गोपनेन સૃષ્ટિપ્રવૃત્ત્યર્થમ બાહ્યત કાપટ્યેન કર્મ કર્તવ્યમ એ ભાવના બધા લોકો ભક્તિભાવને જાણી ન જાય તો પ્રભુના અભિપ્રાયને જાણી ન જાય એટલા માટે એને છુપાવીને એ ભાવને આ સૃષ્ટિ નિરંતર બની રહે એટલે બહારથી કાપટ્યનો ભાવ રાખીને શાસ્ત્રમાં કહેલા જે નિયત કર્મો છે કર્તવ્યો છે એને કરતા રહેવું જોઈએ એની ઉપેક્ષા નહીં કરવી જોઈએ આ એના પાછળનું રહસ્ય છે એમાં ભગવાન સ્વયંનું દ્રષ્ટાંત આપી રહ્યા છે કે મયાપી તથૈવ ક્રિયતે બીજાની શું વાત કરું હું પણ એમ જ કરું છું નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન જ્ઞાનવાપ્તમ અવાપ્તવ્યમ વર્ત એવ છે કર્મણી કે મેં ત્રિશુલેપીશું કિંચન કર્તવ્યમ નાસ્તી ત્રણ લોકમાં મારા માટે કંઈ પણ કર્તવ્યરૂપ નથી અને તે જ રીતે અવાપ્તવ્યમ અનાવપ્તવ્યમ ન કર્મણ્ય એવું વર્તતે એટલે કંઈ પ્રાપ્ત કરવા યોગ્ય કે કઈ પ્રાપ્ત ન હોય એટલે દુર્લભ એવું પણ મારા પાસે કંઈ પણ નથી તેમ છતાં પણ હું સામાન્ય મનુષ્યની જેમ જે મારે ભાગે આવવાના કર્મ છે કરતો રહું છું તેવી રીતે ભક્તે પણ કરવું મયાપી તથૈવ ક્રિયતે હે પાર્થ પરમાનુગ્રહિત હે પરમ કૃપા પ્રાપ્ત અર્જુન મેં એટલે મારા માટે ત્રણેય લોકોમાં કંઈ પણ કર્તવ્યમ નાસ્તી નવા અનવાપ્તવ્યમ અવાપ્તવ્યમ કંઈ ન પ્રાપ્ત થયેલું હોય તેવું કે કંઈ મેળવવા યોગ્ય એવું કંઈ પણ નથી અર્થાત કર્મ છે એ મનુષ્ય અલૌકિક ઉપાયોથી અર્થાદિ પુરુષાર્થોની સિદ્ધિ માટે કરતો હોય છે એવું પણ મારા પાસે કંઈ નથી તથાપી લોકસંગ્રહાર્થમ અહમ કર્મણી વર્તે કર્મ કરોમી તેમ છતાં પણ લોકસંગ્રહાર્થ પરોપકારાર્થનું આ બધા કર્મોને કરું છું જો ભગવાન કર્મ ન કરે તો શું થાય તો આજ્ઞા કરી રહ્યા છે કે એનું ત્વદકરણે કેમ તે તમે ન કરો તો શું થાય યદિ અહમ નવર્તેયમ જાતુ કર્મણ્યતંત્રિત મમ વર્તમાનુવર્તન તે મનુષ્યા પાર્થ સર્વશઃ અહમ અતંત્રિત જાતુ કર્મણી ન વર્તેયમ જો હું અતંત્રિત એટલે સાવધાન રહીને કોઈ વખતે હું કર્મ ન કરું તો શું થાય સર્વશ મનુષ્યા મમ વર્તમાનું વર્તન બધા લોકો મને જોઈને મારું અનુસરણ કરવા લાગે અર્થાત ભગવાન પણ કર્મ નથી કરતા તો આપણે કરવાની શું જરૂર છે એમ કરી અને એ લોકો પણ કર્મથી વિરત થઈ જાય અહમ જાતુ જાતુ એટલે કદાચિત હતી હું ક્યારેક કર્મણી અતંદ્રિતો કર્મમાં અતંદ્રિત એટલે નિરાલસ્ય આલસ્ય રહિત થઈને સાવધાન થઈ ન વર્તેયમ ન પ્રવૃત્તો ભવામી જો હું ન પ્રવૃત્ત થાઉં સાવધાનતાથી હું કર્મ ન કરતો હું બધા મનુષ્ય સર્વસ્વ મમ વર્તમાં તો પછી બધા મનુષ્યો મારું વર્તમાં કે મારા માર્ગને અનુસરે અહીંયા વ્યાખ્યાકારે ભગવાન કર્મ નથી કરતા એમ ન કરીને આ મમ વર્તમાનું વર્તન તેનો અર્થ એમ કર્યો છે કે મારા માર્ગને એટલે ભક્તિ માર્ગને અનુસરતા થઈ જાય કર્મને છોડી દે અત તેષામ તત્વો નિવૃત્ત્યર્થમ કર્મ માર્ગ પ્રવૃત્ત્યર્થમ કર્મ કરવમી એટલે એ લોકો ભક્તિ માર્ગને અનુસરતા ન થઈ જાય કર્મ કરતા રહે કર્મ માર્ગની પ્રવૃત્તિ બનેલી રહે એટલા માટે હું પણ કર્મ કરું છું આ રીતે પોતાના દ્રષ્ટાંતથી અર્જુનને ભગવાને એ વાત સમજાવી કે અર્જુન ભક્ત છે તેથી યદ્યપી કર્મ કરવા એમના માટે આવશ્યક નથી તેમ છતાં પણ લોક સંગ્રહાર્થ અને બધા લોકો અર્જુન જેવા ભક્તને કર્મરહિત જોઈને એમનું અનુસરણ કરતા નથી